હેલો હા કરો હા દીદી પ્રણામ શાસ્ત્રાર્થ આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા એ ભાગવત શાસ્ત્ર નો અર્થ છે સ્કંદાતમાં જે ભાગવત નો શ્રવણ ભાગવત ના શ્રવણ નો અધિકારી શ્રવણ ઈચ્છા વાળો છે તે અધિકારી છે આ સ્કંદ ના ત્રણ અધિકારી છે હીન મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ ભેદ છે પહેલું પ્રકરણ હિન અધિકારી નું કહી મધ્યમ પ્રકરણ કહે છે અધ્યાય એક ના ત્રેવીસમા શ્લોકમાં કહે છે સૌનકો કે કૃષ્ણ વૈકુંઠ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો એના જવાબમાં સુતજીએ ત્રીજા અધ્યાયના તેતાલીસમા શ્લોકમાં જણાવ્યું કે શ્રી કૃષ્ણ વૈકુંઠમાં પધાર્યા પછી ભાગવત નામના પુરાણ રૂપ સૂર્યનું પ્રાકટ્ય થયું છે ત્યારે સૌનક વગેરેને જ્ઞાન થાય છે કે પોતે જે વિષયમાં અત્યારે પ્રવૃત્ત છે તે જ શાસ્ત્રનો શાસ્ત્ર છે અને એ જ પરમ પ્રમાણ છે તેથી તેમને ખૂબ હર્ષ થાય છે અને એ હર્ષથી સૌનક વગેરે સૂતને ભાગવત સંબંધી વધારે પ્રશ્નો કરે છે અહીં ચોથા અધ્યાયમાં સૌનકો સૂતને ત્રણ પ્રશ્નો કરે છે એક શ્રી ભાગવત સ્વરૂપ સંબંધ ભાગવતના સ્વરૂપ સંબંધી પ્રશ્ન એનો જવાબ બીજા સ્કંદમાં આપશે બીજો પ્રશ્ન ભાગવતની ઉત્પત્તિ સંબંધી એ પ્રશ્નનો જવાબ ઉત્તમ પ્રકરણમાં અપાશે અને ઉત્પત્તિના કારણ ભાગવતની ઉત્પત્તિના કારણ અને એના સંબંધી પ્રશ્ન આ ચાર ચાર અધ્યાયથી કરીને છ અધ્યાય સુધીમાં આપશે ચોથા અધ્યાયમાં ભાગવત રચવાનું કારણ ભાગવતની ઉત્પત્તિનું કારણ સંબંધી પ્રશ્નના ઉત્તરો ચૌદમા શ્લોકથી આપી રહ્યા છે વ્યાસનીજીનું જન્મ જન્મનું પ્રયોજન તેમને કરેલા કાર્યો તે કાર્યથી પ્રાપ્ત થયેલી પ્રસન્નતા હવે આ છવ્વીસ સત્યાવીસ બે શ્લોકમાં કહે છે તમારો અવાજ બેસી ગયો બેસી ગયો હા હવે આવ્યો આવ્યો હા આ સંભળાવ્યું દીદી एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसी द्विजा श्रेयसी द्विजा सर्वात्मके नापि यदा न तुष्यत् हृदयं ततः नाति प्रसिद्ध हृदयः सरस्वत्या तटे शुचौ વિતર્ક્યના इदं प्रोवाच ધર્મવિત વ્યાસજી પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે વિચારે વિચારે છે વ્યાસજી પોતે તે સૂતજી ઔનકોને કહે છે કે હે ત્રીજો એવી રીતે પ્રાણીઓના કલ્યાણ માટે સદા સર્વાત્મકથી પણ પ્રવૃત્તિ કરતા જ્યારે એમના એટલે વ્યાસના હૃદયમાં સંતોષ ન થયો ત્યારે તેનાથી જેટલું હૃદય ઘણું પ્રસન્ન થયેલ નથી એવા ધર્મ જાણનારાએ સરસ્વતીના પવિત્ર તટ ઉપર એકાંતમાં રહીને વિચાર કરતા આ પ્રમાણે કહ્યું વ્યાસજી પોતાના મનોમંથનને અહીં શું થાય રહ્યું છે એમને તે સૂત કહી રહ્યા છે કે એમને એમનું મનોમંથન એવી રીતે વ્યાસનો પરોપકાર ગુણ વાળો ધર્મ વેદના મહાભારત રૂપી વિભાગ કરવામાં પૂર્ણ થયો એટલે એમને પોતાનું જે ધર્મ કરવાનું છે એ ધર્મની પૂર્ણતા થઈ અહીં ધર્મનું ફળ અંતકરણમાં સંતુષ્ટ છે તે ફળ પ્રાપ્ત ન થાય તો ધર્મ શ્રમ જ છે એમ પહેલા કહેલું છે એટલે ધર્મનું ફળ શું છે કે અંતકરણ ને સંતોષ થવો તો એ ફળ તો એમને થયું નથી તો એ ધર્મ પણ જો એ ન થાય સંતોષ ન થયો તો ધર્મ શ્રમ રૂપ છે તો હવે કહે છે કે અહીં ધર્મ દુઃખ નું કારણ થયું એમ કહેવા પહેલા કહેલાનું સ્મરણ કરાવવા એ બીજો એવું સંબોધન કરે છે એટલે સુતજી સૌનકોને કહે છે એ બીજો આ હું પહેલા પણ અધ્યાય એક પહેલા અધ્યાયના પહેલા સ્કંદના બીજા અધ્યાયના આઠમા શ્લોકમાં મેં કહ્યું છે કે પુરુષોના સારી રીતે આચરેલા ધર્મ જો વિશ્વક્ષેનની કથામાં પ્રેમ ઉત્પન્ન કરે તો એ માત્ર શ્રમ છે આ દ્વિજોને યાદ કરાવે છે એ આગળ આપણે થઈ ગયું છે તેમ એટલે દ્વિજો છે તો એનું ફરી સ્મરણ કરે એના માટે દ્વિજો ગયા વળી એકલો ધર્મ ફલ પ્રાપ્ત ન પણ કરાવે જ્ઞાન સાથે એનાથી તેવું ન થાય એટલે એકલું ધર્મ હોય તો ફળ ન કરાવે પણ સાથે જ્ઞાન ભરેલું છે વ્યાસજીના ધર્મોમાં તો તે તો ફળ કરાવી ને તો અહીં જ્ઞાન સાથેના ધર્મનો ધર્મ પણ અંતકરણને સુખ કરનારો ન થયો એમ સર્વાત્મકથી પણ સર્વાત્મક શબ્દોથી કહેલું છે એટલે સર્વાત્મકને અંતકરણ પણ સુખ ન પામ્યું જે જ્ઞાન અને ધર્મવાળા જ્ઞાન સહિત ધર્મોથી એમનું અંતકરણ સુખને નથી પામ્યું એવું સર્વત્ર સર્વ સ્થળે એ આત્મા એનાથી એ સર્વાત્મક એટલે જ્ઞાન એવું સર્વાત્મક જ્ઞાન જે વ્યાસ જે કરાવ્યું એનાથી પણ એમને સંતોષ નથી થયો અથવા સર્વ પ્રકારના ધર્મથી પણ દયાની પેટે બીજા બધા પ્રકારો કર્યા અને અહીં વ્યાસજીએ એ શું કર્યું તો કે છે કે કોઈ ફરજ સમજીને એમને ધર્મ ને જ્ઞાન નથી આપ્યા પણ એમની કરુણા થઈ છે એટલે ત્યાં આગળ આપણે જોયું શ્લોકોમાં કે કૃપયા મુનિના કૃતમ એટલે કૃપાવાળી મુનિએ આ બધા કર્યા છે ધર્મ અને જ્ઞાન બતાવ્યા છે પછી બીજા શ્લોકમાં આગળ કહે છે આગળના શ્લોકમાં કે ભગવાન વ્યાસ કૃપણ વત્સલ છે એટલે એ કોઈ ફરજ માટે જ્ઞાન કર્મ નથી જ્ઞાન અને ધર્મ નથી કર્યા કર્યા પણ જીવો ઉપર દયા કરીને કર્યા છે આપણે બધું કોઈ કોઈ કાર્ય કરવું હોય તો આપણા ફરજમાં આવતું હોય તો એટલું પૂરતું જ કરીએ તો કોઈના ઉપર દયા કરીને કરતા હોય તો સંપૂર્ણ રીતે કરીએ તો વ્યાસજી પોતાના અધિકારમાં પૂર્ણ રીતે કાર્ય કર્યા છે તો પણ એમને સંતોષ નથી થયો તો હવે કહે છે કે ભાગવત ભક્તિનો ભાગવત આ ભાગવત હવે પ્રગટ થવાનું છે અને એના અધિકાર વ્યાસને છે એટલે અધિકારમાં એમના કર્મો નથી થયા તેથી એમને સંતોષ નથી તો અધિકારી હોવાથી એટલે અધિકાર એમનો આટલો ધર્મ પ્રાપ્ત કરવાના ના હતા ધર્મો કહેવાના નિયમનો અધિકાર અધૂરો છે તેથી એ અધિકારી હોવાથી ફળ પ્રાપ્ત થયું નહીં એમ તેનાથી જેમનું હૃદય ઘણું પ્રસન્ન થયેલ નથી એટલે એ હજી બાકી છે જે કરવાનું છે મુખ્યત્વે તેથી એમનું હૃદય ઘણું પ્રસન્ન થયું તો ઘણું થયું એ શબ્દોથી કહેલ છે ધર્મથી પોતાને પણ ફળ પ્રાપ્ત ન થયું ત્યારે બીજાને કેમ પ્રાપ્ત થાય એટલે જે ધર્મ બીજા માટે બધા માટે કર્યા છે તો પોતાને જ્યાં સંતોષ નથી તો બીજાને તો શું ફળ કરાવી શકશે તો એમ સર્વનાશ થવાથી અસંતોષ થયો તેથી વ્યાસને એમ થયું મારું તો નતું આવ્યું એને આચરશે તેમનું પણ નહીં થાય એટલે કૃપા વ્યાસજીને એવું સર્વનાશ દેખાયો અહીં ભગવાનની ઈચ્છા કોઈ જુદા જુદા પ્રકારની છે એમ જ્ઞાનમાં અવતાર હોવાથી જાણીને કઈક પ્રસન્ન હૃદય વાળા થયા હવે અહીં એને કઈ ઇંગિત થઈ રહ્યું છે જેમ કે આપણે સૂર્ય ભગવાન હોય તેથી પહેલા કોઈ પ્રકાશ આવે છે પૃથ્વી પર પહેલા એમાં હવે આ ભાગવત પ્રગટાવાનું છે તો વ્યાસજીને કઈક પ્રકાશિત થઈ રહ્યું છે એવું મને અહીં લાગે છે કે એમના હવે અહીં કઈક એમને ભગવાનને કઈક કરાવવું છે કાર્ય એમ વ્યાસનો જ્ઞાનનો અવતાર હોવાથી એમને જ્ઞાન થયું એ જાણીને કઈક પ્રસન્ન હૃદય વાળા થયા એટલે અહીં એમને કઈ પ્રસન્નતા પણ છે એટલે જો કઈ પ્રગટ થવાનું હોય એટલે કેમ કોઈ બાળક થવાનું છે તો પેલા તો વેણ થાય નાર આ વ્યાસજી ના વેણ છે પણ ઘણા પ્રસન્ન હૃદય વાળા ન થયા પહેલાની પેટે જ્ઞાનનો ઉદય થશે એવા વિચારથી સરસ્વતીના તટ ઉપર વિચાર કરતા એમ કહેલ છે એટલે વળી પહેલા જયારે એમને આ શાસ્ત્રો રચવા હતા ત્યારે પણ સરસ્વતીના તટનો આશ્રય લીધો એમ ફરી પણ સરસ્વતીના તટ ઉપર એ બિરાજ્યા કેમ કે એ વિચાર કરતા બિરાજી રહ્યા છે કેમ કે પવિત્ર શબ્દથી તે તટને પાપનો સંબંધ ન હોવાથી કહેલ છે સરસ્વતી ને કોઈ પાપનો સંબંધ નથી પવિત્ર છે તેથી વેષ્ટની પર શુદ્ધિ અહીં બતાવી ત્યાં ચિંતન કરી રહ્યા છે પોતે તે એવી રીતે શુદ્ધ દેશમાં પોતાના કાર્ય વિશે ચિંતન કરતા તર્કથી કંઈક નિશ્ચય થયો હવે એમને બુદ્ધિથી કંઈક એમને નિશ્ચય થયો છે એટલે સૂર્ય ઉગ્યા પહેલાનો એમને પ્રકાશ કંઈક થઈ રહ્યો છે એવું લાગે છે એમ વિચાર કરતા શબ્દથી કહેલ છે એટલે અહીં વ્યાસથી વિચાર કરી રહ્યા છે હવે આગળ કહે છે અહીંથી કહ્યું ને દેવત એનું કહે છે કે આમ ધ્યાન મોટા અધિકાર વાળા હોવાથી વિભક્ત એટલે એકાંતમાં બિરાજ્યા તો એકાંતમાં બિરાજ્યા શું કેમ કહે છે કે એકાંતમાં ન રહે તો ધર્મ વગેરે સંબંધિત પ્રશ્ન કરનારા ઘણા આવે તેથી વ્યગ્રતા થાય એવો ભાવ છે એટલે વચ્ચે કોઈ એમને વ્યવધાન ન કરે એના માટે એકાંતમાં ને વિચારે છે આ એટલી નીતિ કહેવાશે ને આ એટલે ઈદમ કહ્યું ને એકદમ ધર્મવિદ હોવા છે એટલે વ્યાસજી ધર્મવિદ છે એટલે આ જાણ્યું ધર્મવિદ એટલે ધર્મને જાણનાર હોવાથી ધર્મનું ફળ થયા વગર રહે નહીં એવું જાણે છે ધર્મવિદ એટલે શું એમને જાણ્યું કે આ ધર્મ મેં કર્યું તેનું ફળ થયા વગર રહેશે નહીં રહેશે જ નહીં એવું સાધન જાણતા હતા એટલે એમને સાધન પ્રગટ નથી થયું પણ ક્યાંક એ સાધન જાણતા હતા જાણતા હતા એવું મને સમજાય છે છેલ્લે છેલ્લે તમારો અવાજ બહુ અસ્પષ્ટ આવી રહ્યો છે એટલે તમે શું કીધું હું સમજાય નહીં કંઈ પણ પણ હવે આ શ્લોક સંપન્ન થયો છે કંઈ કહેવું પૂછવું હોય તો બોલો એને સંભળાયું છે છેલ્લે છેલ્લે જે બોલ્યા ને છેલ્લી લાઈન નું એ કઈ સમજાયું નહીં આ ફરી કરું એવી રીતે શુદ્ધ દેશમાં પોતાના કાર્ય વિશે ચિંતન કરતા તર્કથી કાંઈક નિશ્ચય થયો અને અહીં વ્યાસજીને અહીં તર્કથી કાંઈક નિશ્ચય થયો છે કે જેમ સૂર્ય નું ઉદય થવાનું હોય તેથી પેલા પ્રકાશ કંઈક થઈ રહ્યો છે વ્યાસજીને એવું એમ વિચાર કરતા એટલે નારદ અહીં વ્યાસજી વિચાર કરે છે કે અમારું મન કેમ પ્રસન્ન થયું નથી હજી હવે પછી કે છે કે મોટા મોટા અધિકારી હોવાથી વિભક્ત એટલે એકાંતમાં રહ્યા એકાંતમાં બેસી અને વિચારે છે કે મારું મન કેમ પ્રસન્ન થયું નથી તો એ એ કેમ જાણી શક્યા એ એકાંતમાં જઈને વિચારી શક્યા છે ધર્મવિદ છે એથી જાણે છે કે ધર્મનું ફળ થયા વગર રહે જ નહીં તેવું સાધન એ જાણતા હતા કે ધર્મ છે એ કઈ ફળ તો અપાવશે જ એ જાણતા હતા તેથી એ મનોમંથન કરી રહ્યા છે એવું એટલું સમજાયું છે જી કોઈને આમાં કઈ છે જિજ્ઞાસા આગળ કોનો ક્રમ છે જે નનવત પ્રણામ કરું એક મિનિટ આ પહેલી લીટી છે ને અહીંયા એવી રીતે વ્યાસનો પરોપકાર ગુણવાળો ધર્મ વેદના ભાગ કરવામાં પૂર્ણ થયો એમાં વેદના ભાગમાં શું આપેલું છે ફૂટનોટમાં વેદ વ્યાસે એટલે વેદ નું વ્યાખ્યાન કર્યું તેમાં એ નહીં સમજાયું મહાભારત ને પાંચમો વેદ કયો ને એટલે ભારત રૂપ વેદ નું વ્યાખ્યાન કર્યું એમ કે છે એટલે આગળના શ્લોક માં સૂત્ર નો ઉદાહરણ છે અને છેલ્લે ભારત નું શ્રવણ કરવાથી માયા અને મોર એકમ હોવાથી ના વગેરેના નું જ્ઞાન સહેલાઈથી થાય તેવું છે એ મનન કરવાથી જાણીને બીજાઓનો બધું નાશ કરવાની ઈચ્છા થી રચ્યું તે સ્ત્રી સૂત્રો નો ઉદાહરણ છે અને સહેલાઈથી ધર્મનો ઉપદેશ સરળ ભાષામાં કરે છે ને એના વલણ કરવાથી મોહમાયા ને અવિદ્યા દૂર થાય છે એટલે એ હેતુથી વ્યાસજીએ મહાભારતની રચના કરી પણ એટલે એ અર્થમાં કે નો પરોપકાર ગુણવાળો ધર્મ મતલબ કે વ્યાસજીએ જે સ્ત્રી સૂત્રોના ઉદ્ધાર માટે એ ગ્રંથની રચના કરી એ પરોપકાર છે કે વેદમાં એમનો અધિકાર નથી તો એમને ઉદ્ધારનો કોઈ ઉપાય મળે એટલે મહાભારત દ્વારા એ સમજાવ્યું કે સ્ત્રી શુદ્રનો અવતારનો માર્ગ બતાવ્યો તો એ પરોપકાર થયો ના એ તો બરાબર હા એટલે એ વાત એક કરી કે પરોપકાર ગુણવાળો ધર્મ વેદના ભાગ કરવામાં પૂર્ણ થયો એમાં ભાગ માટે એટલું લખેલું છે કે વેદ વ્યાસે એટલે ભારતરૂપ વેદનું વ્યાખ્યાન કર્યું એટલે શું ભારતરૂપ વેદનું વ્યાખ્યાન મહાભારત ભારત એટલે મહાભારત એટલે નું નામ મહાભારત છે એટલે પંચમ વેદ એમ એ સ્ત્રી શુદ્રનો ઉદાહરણ આપણે શ્લોકમાં કીધું ને એની જગ્યામાં એટલે પરોપકાર ગુણ એમનું એમાં પ્રકટ થયું કે એમણે એ જે અધિકારી જીવો છે એ લોકોના પણ ઉદ્ધાર માટે ગ્રંથનું મદદ કરી મહાભારત વેદ એમ હમ પંચમ વેદ કેમ પંચમ વેદ કેમ હા આગલા વીસલા વીસમા છેલ્લી લાઈનમાં લખેલું જ છે ઇતિહાસ પુરાણ નામનો પાંચમો વેદ કર્યો હા લો આગળ ખરું છે દંડક હેલો એક મિનિટ એક મિનિટ હો હા સરસ નાખી નહીં નદી તટની જ વાત એવું છે કર્યું તો પણ એ સંતોષ ન થયો એટલે એ કાર્ય જે કર્યું એમણે મતલબ એ એનાથી એમને સંતોષ ન થયો એટલે કર્યું ન કર્યું પણ તો એવી અહીંયા વાત આવી ને કે એવી રીતે શુદ્ધ દેશમાં પોતાના કાર્ય રીતે ચિંતન કરતા તર્કથી કંઈ નિશ્ચય થયો અને વિચાર કરતા શબ્દથી કહેલું છે એટલે કે કિનારે ઉપર બેસે શુદ્ધ પવિત્ર સ્થાનમાં એકાંતમાં અને પોતાના કાર્યનું ચિંતન કરે તર્કથી કંઈ નિશ્ચય થયો નિશ્ચય શું થયો એ કે ભગવાન કઈ મારાથી જુદું કાર્ય ઈચ્છી રહ્યા છે અને જે રીતે આના પહેલા મને કઈ બોધ થયો એવી રીતે હવે પણ આગળ કઈ બોધ થશે એટલે માટે અહીંયા ધર્મવિદ પદનો પ્રયોગ છે એટલે ધર્મ ધર્મવિદ એટલે ધર્મને જાણનારા ધર્મને જાણનારો મતલબ શું કે વેદવ્યાસ ધર્મ નિશ્ચિત રૂપથી જે ફલિત થાય તે પ્રકારના ધર્મનું સાધનને જાણે છે એટલા માટે એમને એમ કહ્યું છે કે ધર્મવિદ છે એક એક વાત અહીંયા મારી આવી અધિકારી હોવાનું ફલ પ્રાપ્ત થયું નહીં એમ તેનાથી એમનું હૃદય ઘણું પ્રસન્ન થયેલ નથી તે વાત ધર્મથી પોતાને પણ ફલ પ્રાપ્ત ન થયું ત્યારે બીજાને પ્રાપ્ત થશે એમ સર્વનાશ થવાથી અસંતોષ થયો એટલે પોતાને ફલ પ્રાપ્ત ન થયું એટલે સંતોષ ના થયું એટલે પોતાને પણ એટલું બધું કર્યું તો પણ સંતોષ ના થયો તો હવે વાંચનારને નથી શું સંતોષ થશે લેખકને કે વેદવ્યાસજીને પોતાને ન થયું એટલા બધા જાણકાર છે જ્ઞાનામકાર છે તો પણ તો પછી મહાભારત વાંચીને કે વેદના વિભાગો કર્યા એ ભણીને વાંચીને જે શ્રોતા મતલબ જે વાંચવા વાળો વર્ગ છે એને શું સંતોષ એટલે બધું ફેલ ગયું એમ એમણે જેટલું પરિશ્રમ હકીકત એવું નથી પણ એમની ફિલિંગ થઈ આ મતલબ એમને એવું લાગ્યું કે મને જ જો સંતોષ ન થયો આટલું બધું કાર્ય કરવાથી તો પછી વાંચનાર વ્યક્તિને શું સંતોષ હા એટલે એમની ફિલિંગ છે ને ખરેખર તો હવે ઇતિહાસ થી ઉદ્ધાર થાય છે ને સાંભળો છો તમે આ પ્રશ્નોત્તર હા જેજી હા સાંભળું છું પ્રીતિબેન શું કે છે પ્રીતિબેન હલો પ્રીતિબેન હા બોલ પ્રીતિ પોતાને પણ ફળ પ્રાપ્ત ન થયું ત્યારે બીજાને કેમ પ્રાપ્ત થશે એમ સર્વનાશ થવાથી થયો કોને વેદ વ્યાસી બરાબર વાત તો હું એમ કહું છું કે એ એટલે એમને એવું એવી ફિલિંગ થઈ કે મેં આ જે પણ કાર્ય કર્યું એનાથી એમને સંતોષ ના થયો એ એ ફલ પ્રાપ્ત ના થયું ને એટલે સંતોષ મળવો જોઈએ એ મળ્યો નહીં એટલે ફલ પ્રાપ્તિ ના થઈ એ વાત આવશે ને આની અંદર એટલે જો શાસ્ત્રમાં એવું કહ્યું છે કોઈ પણ ધર્મ નું ધર્મ સિદ્ધ થયો એમ ક્યાં કે આત્મસંતોષ થયો હું વ્યાસને અંદર જે આત્મામાં સ્થિત થઈ રહ્યો છે આ અપૂર્ણતા છે એમની આ ફળ નથી મળ્યું કોઈ પણ ધર્મનું ફળ છે સંતોષ આત્માની પ્રસન્નતા એ પ્રસન્નતા એમને ન થઈ ને ધર્મ પ્રસન્નતા કરાવનાર છે હા તો એટલે એટલે એમને એમ થયું કે જો મને સંતોષ ના થયું તો એ જે વાંચશે એને શું થશે એનાથી ફળ પણ હકીકતમાં એવું નથી કારણ કે ઇતિહાસ અને જે વિભાગ કર્યા પુરાણ વગેરેના એનાથી એના વાંચવા વાળાને તો ફળ મળશે પણ એમને એવું થાય છે કે મને ના થયું તો બીજાને શું થશે એમ

કારણ કે અહીં હરિની કથા વળી નથી ને ધર્મી નથી વળ્યા ધર્મ તો બધા બતાવ્યા જ્ઞાન સહિત પણ એ ધર્મ ધર્મ કોના માટે ધર્મી માટે ધર્મ કરવા છે એ ધર્મી પ્રગટ ન થયા એટલે હવે સત્તર પુરાણો કર્યા અને શાખા પ્રતિષ્ઠા કરી વેદના વિવાહો કર્યા અને આખું વેદ બરાબર મહાપુરાણ મહાભારત રચ્યું તો પણ એમને સંતોષ ન થયો કારણ કે એમને ભગવાનના ગુણ નથી ગાયા ને એટલે આપણે જો પહેલા આગળ કરી ગયા છીએ જે જે ધર્મ વિશ્વક્ષેમ ભગવાનના પ્રેમ નથી કરતો ધર્મ નથી શ્રમ છે એ વ્યાસજીને લાગ્યું થયું લાગુ પડ્યું છે કે એમને શ્રમ જ થયો છે આત્મ પ્રસન્નતા નથી થઈ ત્યારે ભાગવત યુદ્ધ થશે જો ભાગ મહાભારતના એમને ગુણ ગાયા પણ ભગવાનને પાછળ રાખીને રાજાઓના આપણને એવું જ લાગે રાજાઓની પ્રશંસા છે રાજાઓનો બધું મહિમા છે મહાત્મા શું બીજાનું દેખાયું ભગવાનનું મહાત્મા છુપાઈ ગયું છે એટલે ધર્મ હા એટલે એટલે એનો મતલબ એવો થોડી છે કે વેદના વિભાગ કરવાથી કઈ ફળ નથી મળતું એમ ફળ તો મળે છે પણ વેદ વ્યાસજીને એમ થયું કે મને સંતોષ ના થયો તો બીજાને શું એટલી વાત છે ફળ તો મળ્યું કઈ એટલે જો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું આગલા શ્લોક માં આવશે એમને કે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મવિદ થઈ ગયા છે બ્રહ્મ જ્ઞાની થઈ ગયા છે એ બધું ફળ મળ્યું છે વચ્ચે પૂર્ણ ફળ છે જે ભગવાન સાથેનું ધર્મી સાથેના ધર્મ તે પ્રાપ્ત થયા એમ રીતે છે એટલે બ્રહ્મ ની બ્રહ્માત્મકતા તમને ફળ મળી જ ગયું છે એટલે સા નિષ્ફળ નથી તો પૂર્ણતા નથી એવું સમજાયું છે બીજું કઈ आज सतोष असंतोष कही अनुष्ठित पुनसा विश्वक्न कथा उत्पादय यदि रसी श्रम ही केवलम ત્યાં જે એ વાત કહેવામાં આવી છે એનું અહીંયા અનુસંધાન છે વ્યાસજી અત્યાર સુધી જે કર્યું એમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની મુખ્યતા રાખી અને ધર્મશાસ્ત્ર પ્રકટ નથી કર્યું પણ રાજાનું ચરિત્ર વગેરે વગેરે જે છે તેને પ્રમુખતા રાખી અને કરેલું છે એને કારણે એ જે શાસ્ત્રો પ્રકટ થયા છે એના કારણે વ્યાસજીને પણ સંતોષ નથી થયો એમને નથી થયો તો એને વાંચવા છે વાંચનારા છે એ લોકોને પણ આ વાત ક્યાંથી સમજાશે એ જ્યારે એ સંતોષ એમને જ્યારે શ્રીમદ ભાગવત પ્રગટ થયું ત્યારે જ થયું એ પ્રાપ્ત આગળ કોનો છે રામ હા જય જય નંદવત પ્રણામ જય શ્રી કરું છે હલો હા એટલે અત્યાર સુધી જોયું કે આટલું બધું કર્યું એમણે વ્યાસજીએ કર્યું છતાં પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ ફરી પાછા એ સરસ્વતીના તટ ઉપર એકાંતમાં વિચાર કરતા બિરાજ્યા છે અને ત્યાં વિચારમાં અહીંયા શ્લોકમાં ઉપરના શ્લોકમાં છવ્વીસમાં કે આ એટલે નીચે કહેવાશે તો એકાંતમાં એમણે ધર્મ વિશે કે પોતે અત્યાર સુધી આચરેલા જે ધર્મો છે એના વિશે એને વિચાર કર્યો છે એવું લાગી રહ્યું છે એટલે અહીંયા કહી રહ્યા છે કે તે પૈકી પહેલા નીચેના શ્લોકથી આરંભી બે શ્લોકોથી ધર્મ આચર્યાનું કહે છે એટલે એમણે પોતે કયા કયા ધર્મો આચર્યા છે એનું કહી રહ્યા છે અહીંયા ધૃત વ્રતેન વ્રતેન હિ મયા છંદાંશી ગુરુઓ ગુરુઓ અજ્ઞ માનિતા નિર્વૈલિકેન લિકેન ગૃહિતમ ચાનુશાસનમ શ્લોકાર્થ વ્રત ધારણ કરેલાએ મેં વેદો ગુરુઓ અને અગ્નિઓનું નિષ્કપટતાથી સન્માન કરેલું છે અને અધ્યાપન કરાવ્યું છે સુબોધિની કરે છે એમ કે મહા બ્રહ્મચર્યના વ્રતો અને વેદના વ્રતો ધારણ કરેલા છે જેણે તેવા મેં સંદાનસી એટલે કે વેદો તેઓનું સન્માન એટલે તેમાં કહેલા અર્થને જાણીને તે પ્રમાણે આચરણ કર્યું છે એટલે અહીંયા વ્રત ધારણ કરેલા મેં વેદો એટલે વેદોમાં કહેલા છે બધા ધર્મો પાડ્યા છે બ્રહ્મચર્યના વ્રતો પાડ્યા છે અને વેદોનું આ રીતે એમને વેદોમાં વેદોનું આચરણ કરીને સન્માન કર્યું છે ગુરુઓ પણ એટલે ગુરુઓને પણ પ્રસન્ન કર્યા છે ગુરુઓએ જે કહ્યું છે એ કર્યું છે એમને અગ્નિઓ એટલે ગુરુઓમાં અહીંયા બ્રહ્માજીને એવું લઈ શકાય એવું મને લાગે છે અગ્નિઓમાં સારી રીતે હોમ કરેલા છે એટલે અગ્નિ અગ્નિઓમાં યજ્ઞને રીતે સારી રીતે કર્યા છે આ જ તેમનું સન્માન છે એટલે જે કહ્યું છે એ કર્યું છે એ જ એમ અહીંયા કરેલું છે એ આચરણમાં પણ લીધું છે એ રીતે એમને સન્માન કર્યું છે પછી શ્લોકમાં આવે છે વ્યલિંગમ એટલે એનો અર્થ કરે છે કે એટલે ઈશ્વરની પેઠે લોકોની પ્રવૃત્તિ કરવા અથવા પાખંડની પેટે તેમને ઠગવા કરેલું કપટ એટલે એમણે અહીંયા ઈશ્વર શબ્દથી આપી છે તો ઈશ્વર અર્થ થાય છે સંચાલન કરવું તો એમને કોઈના ઉપર સંચાલન કે અનુશાસન કરવા કે નિયમન કરવા નથી કર્યા ધર્મો જે છે કે પાખંડની પેટે પણ નથી કર્યા ધર્મ એટલે કે પોતાની વાવા થાય એ રીતે પણ કર્યા નથી અનુશાસન એટલે કે અધ્યાપન અને ભણાવવાનું કાર્ય કર્યું છે એટલે જે આગળ આવ્યું કે એ વત્સલ છે કે કરુણા કે દયાથી એમને જે કાર્ય કર્યા છે લોક હિતાર્થે કાર્ય કર્યા છે ફક્ત લોકો ધર્મમાં પ્રવૃત્ત થાય એવા નિષ્કામ ભાવથી જ એમણે આ ધર્મ પોતે કર્યા છે આચર્યા પણ છે સન્માન આપ્યું છે એટલે સન્માન એટલે આચરણ કરી અને લોકોને અધ્યયન અધ્યાપન કરાવ્યું છે આટલું જ જે ઈશ્વરની પેટે લોકની પ્રવૃત્તિ કરાવવા એને નિષ્કપટતાની સાથે કેવી રીતે સરખાવ્યું છે આમાં જે અનુશાસન કર્યું છે ને જે આચરણ કર્યું છે અને અનુશાસન કર્યું છે એનો અહીંયા આશય સમજાવી રહ્યા છે હા એટલે અનુશાસનમાં તો એટલે આમાં જે નિષ્કપટતાનું કહ્યું ને નિર્વ્યલિકેન તો એમાં અથવામાં પાખંડીની પેઠે તેમને ઠગવા કરેલું કપટ એટલે નિષ્કપટતા છે તે બતાવે છે કે એમને કોઈ પાખંડીની પેઠે ઠગવા માટે નથી કર્યું એમ અને અથવામાં ઉપરની લાઈનમાં લખ્યું છે ઈશ્વરની પેઠે લોકની પ્રવૃત્તિ કરાવા તો લોકમાં પ્રવૃત્તિ કરાવે છે ઈશ્વર એ કઈ કપટ થોડી કહેવાય એમ એટલે મને સમજાતું નથી નહીં મૂળમાં નિર્વ્યલિકમ છે ને એટલે વ્યલિકમ નો અર્થ કર્યો કે કપટ અને નિર્વ્યલિક એટલે કપટ રહિત હા એટલે આ કપટ રહિત ની વાત છે પ્રવૃત્તિ કરાવવા સુધીનું સેન્ટેન્સ પછી પેલું સેન્ટેન્સ હા જે બેઠ્યું હા હા જે જે દાનવત પ્રણામ હલો એટલે આગળના શ્લોકમાં વ્યાસજીએ બ્રહ્મચર્યના વ્રતો વેદના વ્રતો અને અગ્નિઓનું નિષ્કપટતાથી સન્માન કર્યું અને અધ્યાપન કરાવી એ એ ધર્મો ધર્મોનું આચરણ કર્યું એ બતાવ્યું હવે એમને ભારત રચ્યું તે પણ ધર્મ માટે એમ નીચેના શ્લોકથી કહે છે ભારત વ્યપદેશેન વ્યામનાયાર્થશ્ચ દર્શિત દ્રશ્યતે યત્ર ધર્માદિહી સ્ત્રી શુદ્રાદિ ભીરપ્યુત ભીરપ્યુત અને ભારત કે જેમાં સ્ત્રીઓ અને શુદ્રો વગેરેથી પણ ધર્મ જાણવામાં આવે છે તેના દ્વારા વેદનો અર્થ પણ જણાવ્યો હવે વાસ્તવિક રીતે તો કલ્પસૂત્રની પેઠે ભારત વેદનો અર્થ જણાવનાર જ ગ્રંથ છે તેને માટે ઇતિહાસ જણાવનાર શબ્દ લખ્યો તે તો માત્ર બહાનું છે ભારત એવું માત્ર બહાનું છે એમ તે કહેલું છે તેમ ન કહે તો શુદ્ર વગેરેનો અધિકાર ન હોય એવો હિ શબ્દનો અર્થ છે એટલે અહીંયા કલ્પસૂત્રની જેમ ભારત મહાભારત રચ્યું તે પણ વેદનો અર્થ જણાવનાર જ ગ્રંથ છે અને એનું ઇતિહાસ નામ આપ્યું એ તો માત્ર બહાનું છે જો ઇતિહાસ એવું નામ ન આપે તો સ્ત્રી શુદ્ર વગેરેનો એમાં અધિકાર ન થાય એટલા માટે એને ભારત નામ આપ્યું પણ એમાં છે તો વેદનો અર્થ જ જણાવનાર જ ગ્રંથ છે પછી રણમાં પરબ જેવા તમે છો વિગેરેની પેઠે વેદમાં દ્રષ્ટાંત માટે કહેલો લૌકિક ધર્મ ભારતમાં કહેલો છે યજ્ઞ વગેરે કહેલ નથી એટલે રણમાં પરબ જેવા દ્રષ્ટાંતો એમાં આપેલા છે ભારતમાં પણ વેદનો અર્થ એમાં યજ્ઞ વગેરે કહેલ નથી લૌકિક દ્રષ્ટાંતો જેવા વેદમાં આપેલા છે એવા ભારતમાં આપેલા છે પણ યજ્ઞ વગેરે કહેલું નથી તેથી જ વેદમાં જણાવેલ ધર્મ શુદ્ર વગેરેથી જાણી શકાય તેઓ નથી ભારતમાં કહેલો તો જાણી શકાય તેવો છે એટલે વેદમાં જણાવેલા ધર્મ શુદ્ર વગેરેથી એમનો અધિકાર ન હોવાથી એમને જાણી શકાતા નથી પરંતુ ભારતમાં જે ધર્મો કહેલા છે એ તો શુદ્ર વગેરેથી પણ જાણી શકાય તેવા છે એમ ઉત્તરાર્ધથી કહેલ છે ઉત્તરાર્ધથી એટલે આ દ્રશ્ય તે યત્ર ધર્માદિહી એ એનું આ કર્યું ઉપદેશ વિના પણ જાણી શકાય એવો અર્થ છે એટલે ભારતમાં ધર્મો છે એ કોઈના ઉપદેશ વગર પણ સ્ત્રી શુદ્ર વગેરેથી જાણી શકાય એવા છે જે આટલું સમજાયું હા સરસ સરળ છે આમ તો ના જે આ દ્રષ્ટાંત નથી સમજાતું વેદમાં કોઈ દ્રષ્ટાંત છે આવું રણમાં પરબ જેવા તમે છો એવું કોઈ વેદમાં દ્રષ્ટાંત માટે એ નથી ખ્યાલ આવતો સમજાવો શીલાબેન તમને પ્રશ્ન કરે છે હા એટલે સર્વ નિર્ણયમાં એટલું સમજ્યા છે અમે કે અમુક વાક્યો આપેલા છે કે જેને યજ્ઞ કરવાનો હોય એને અમુક એના માટે છે અમુક બાકી બીજા માટે નથી એવું એ રીતના દ્રષ્ટાંતો આપેલા છે એટલી ખબર છે જે જે વધારે વિશેષ નથી ખબર હા બીજા કોઈ કરો એટલે અહીંયા ફૂટનોટમાં એ વાત આપી છે ને કે ભારત જે છે એ વેદનો અર્થ જણાવનાર જ ગ્રંથ છે અને તેને માટે ઇતિહાસ જણાવનાર શબ્દ લખ્યો તે તો માત્ર બહાનો છે કેમ કે સ્ત્રી શુદ્ર છે એટલે વેદનું વધુ વિષય અગર એની અંદર આવી જતું હોય તો પછી સ્ત્રી શુદ્રોનો અધિકાર એની અંદર ન રહે એટલે વેદના અર્થને સમજાવે છે ધર્મનું પ્રતિપાલન કરે છે તો યજ્ઞ વગેરે જે એવા સાધનો છે કે જેની અંદર સ્ત્રી શુદ્રોનો અધિકાર નથી એ બધા સાધનોનું નિરૂપણ એની અંદર નથી કરેલું એના સિવાય ધર્મ નો ઉપદેશ કરેલો છે એટલે એને અર્ધલૌકિક ગ્રંથ તરીકે કીધેલું એટલે વેદનું અર્થ અગર એમાં જણાવ્યું હોય તો શૂદ્રો એ વાંચી ન શકે વેદ સિવાયનું અર્થ અગર બતાવેલું હોય તો પછી અપ્રામાણિક થઈ જાય એટલે એવું ના કરીને બંને અનુકૂળ થઈ શકે મતલબ સ્ત્રી શૂદ્રોનો અધિકાર પણ રહે અને વેદના ધર્મો પણ આવી જાય એ રીતે જે શ્રી સૂત્રાધિકારક નથી એવા યજ્ઞ સાધનો વગેરેને હટાવીને એના સિવાય ધર્મનો ઉપદેશ વેદમાંથી મહાભારતની અંદર કરેલું છે એટલે વેદમાં તો સંપૂર્ણ અલૌકિક છે બધું બરાબર અને આ મહાભારતમાં જે દ્રષ્ટાંતો અમુક આપેલા છે તે લૌકિક ને લૌકિક જેવા દ્રષ્ટાંત છે એવું કંઈક મને સમજાતું નથી એક્ઝેક્ટ આ રણમાં પરબ જેવા તમે છો એવું ક્યાં કોઈક જગ્યાએ છે મહાભારતમાં કે કશે કે જેનાથી સમજાય છે કે મહાભારતમાં થોડુંક લૌકિક દ્રષ્ટાંતો પણ આપેલા છે જે વેદમાં નથી એવું નથી ખ્યાલ આવતો જે જે આપ સમજાવો ને હેલો હા પ્રીતિબેન હેલો અહીં છે ને અમે સર્વનિર્ણય કરતા હતા ને અમે ત્યારે હવે છે કે ધન ધનવાની તપાસ એટલે એ અગ્નિ આપ અમને એવા લાગો છો કે જેમ રણમાં જલની જલ પ્રિય લાગે એવા અમને પ્રિય માસી આપનો અવાજ નથી સંભળાતો તૂટે છે આપનો એકો બહુ જ આવે છે નથી સંભળાતું સર્વનિર્ણયમાં છે બાવીસ નો ત્રેવીસ નો શ્લોક છે તેમાં એ આપ્યું છે ઉદાહરણ કે જેમ મારવાડ દેશમાં પ્યાવ હોય તો કેવી ગમે તો એ ત્યાં ઉદાહરણ આપ્યું છે તે એવી રીતે ત્યાં કલ્પસૂત્ર ત્યાં વેદમાં જેનો અધિકાર નથી એવાઓના માટે કલ્પસૂત્રથી યજ્ઞાદિનો અધિકાર આપ્યો જેમ તેવી રીતે અહીં વેદમાં જેનો અધિકાર નથી તેના માટે મહાભારત કર્યું એટલું સમજાય છે મને ત્યાં પણ યજ્ઞ વગેરેમાં જેનો અધિકાર નથી તેના માટે કલ્પસૂત્ર રચ્યો ઋષિઓએ એમ અહીં તો ખ્યાલ આવે છે કે વેદમાં જેનો અધિકાર નથી ને એને એના બધા વેદના ભાવાર્થ ને બધો ખ્યાલ આવે એટલા માટે આ આમાં વેદનું જ બધું વર્ણન છે મહાભારતમાં પણ આ જે દ્રષ્ટાંતની વાત કહી છે ને કે તે નથી ખ્યાલ આવતો કે લૌકિક દ્રષ્ટાંત જે મહાભારતમાં આપેલા છે એના માટે એને અર્ધ અલૌકિક કહ્યું છે એટલે એ ખાલી સમજવું છે આ દ્રષ્ટાંત ક્યાં છે એમ રણમાં પરબ જેવા તમે છો એટલે એક એક રણ છે કે જ્યાં આપણને પાણી અવેલેબલ જ નથી ત્યાં આપણને પાણી આપનારા છે એમ એ મહાભારતમાં આપણે સ્ત્રી શુદ્રને જે અધિકાર નથી તે મહાભારત દ્વારા આપણને આ પાણી મળી રહ્યું છે રણમાં એમ એનો અર્થ સમજાય છે હા એવું સમજા એવું ત્યાં સરો નિર્ણયમાં છે પ્રીતિ ત્રેવીસમાં શ્લોકમાં છે હા હા ભલે જોઈ લઈશ પછી એટલે આમાં એક મુદ્દો છે કે મહાભારતની અંદર લૌકિકતા પણ છે અને અલૌકિકતા પણ છે આ જાતનો એક આક્ષેપ ભાટ કુમારેલ મીમાંસકો છે એ લોકો કરે છે હવે લૌકિકતા હોવાને કારણે એ ધર્મના આચરણથી પ્રાપ્ત થતું ફળફલ લૌકિક પ્રાપ્ત થશે અલૌકિક નહીં થાય અને વેદ છે અલૌકિક છે એને કારણે વૈદિક ધર્મના આચરણથી અલૌકિક ફલ થશે આવું એમની માન્યતા છે એના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી આ આજ્ઞા કરી રહ્યા છે કે ધન્વનિવક પ્રપાથી આ વેદનું વચન છે અને ત્યાં પણ લૌકિક દૃષ્ટાંત આપીને વાત સમજાવવામાં આવી રહી છે તો વેદની અંદર પણ દૃષ્ટાંત લૌકિક આપવામાં આવે છે એનો અર્થ એ નથી કે વેદની અંદર લૌકિકતા છે અને એના દ્વારા પ્રાપ્ત થતું ફલ પણ લૌકિક ફલ હશે એટલે તાત્પર્ય છે કે બંનેમાં મહાભારતમાં અને વેદમાં બંનેમાં લૌકિક દૃષ્ટાંતો આપીને વાત સમજાવવામાં આવી છે તેમ છતાં પણ જેમ વેદનું ફલ અલૌકિક છે એવી રીતે મહાભારતમાં કહેલા ધર્મથી પણ અલૌકિક ફલ પ્રાપ્ત થશે આ વાત છે એટલે એ દ્રષ્ટાંતો ધર્મને સમજાવવા માટે આપેલા છે હા બસ એ જ જાણું હતું કે આવા દ્રષ્ટાંતો વેદમાં છે એમ એ જ સમજવું હતું હા સમજાયું પણ કેવી રીતે એની અંદર એ કથાનું નિરૂપણ હોય કે વચ્ચે વચ્ચે એ જાતના આનુષંગિક ઉપદેશ વગેરે આવતા હોય એનાથી સ્ત્રી શોધન ધારક એ લોકોને શું સાધન મળે તમારે આ કરવું જોઈએ એવું શું સાધન મળે એમાંથી દ્રષ્ટાંત જે છે ઇતિહાસ એ ઇતિહાસથી તો જે બોધ મળતો હોય તે મળવાનો જ છે તદુપરાંત ત્યાં જેટલા પણ મહાપુરુષો છે કે ભગવાન સ્વયં છે ઋષિઓ છે એમના સંવાદ અને એમની સ્તુતિથી આ વસ્તુ આપણને મળે છે જે કંઈ પણ સિદ્ધાંત છે દાખલા તરીકે ભગવાન સરસૈયા ઉપર બીચમાં હતા ત્યારે બધાને કહ્યું જેમ સુરદાસજીના માટે કહ્યું હવે ભક્તિમાર્ગનો જહાજ જઈ રહ્યો છે જેને જે લેવું હોય તે લઈ લો એમ ભગવાને પણ કહ્યું કે આ ભીષ્મ જેવો વ્યક્તિ કદી થયો નથી થવાનું નથી એની પાસેથી તમે જે જાણવું હોય તે જાણી આવો કે બધા લોકો ત્યાં પહોંચ્યા અને ભગવાને જ પૂછ્યું કે તમે અમને ધર્મનો ઉપદેશ કરો ત્યારે ભીષ્મના મુખથી આપણને ધર્મનો ઉપદેશ પ્રાપ્ત થયો હવે આ જે ધર્મની વાત છે એ ધર્મની વાત વેદમાં શોધવા જાઓ તો વૈદિક અધિકાર હોય તો જ આપણને જ્ઞાત થાય પણ અહીંયા વૈદિક અધિકાર નહીં હોવા છતાં પણ એ જ વાત મહાભારતમાંથી પ્રાપ્ત થઈ જઈ રહી એ જ રીતે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે ત્યાંથી પણ આપણને તત્વ જ્ઞાન છે જે પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવદ ગીતા મળે છે પણ એટલે જેવી રીતે ગીતાજીમાં ચાલો સ્થાન થયેલું ગુરુ ઉપદેશ થયેલું હોય કે યુધિષ્ઠિર અને યક્ષના સંવાદની અંદર સૌથી મોટો મોહ કયો છે ને ક્રોધ શું છે એ રીતે બધા સંદર્ભી જે પ્રશ્નો છે હવે એના જે પણ ઉત્તરો ત્યાં આપેલા હોય એનાથી લોકો સ્ત્રી કોઈ શુદ્રે વાંચે તો એની એવું શું ગ્રાહ્ય થાય કે હું આવું કરું તો મને આ ફળ મળી જશે એવું ધર્મનો ઉપદેશ મતલબ જેવી રીતે વેદની અંદર આ વ્યક્તિકરો એનાથી આ ફળ પડે આ સાધન કરવાથી આ ફળ પડે ને એનો ઉપાય પણ કે આ સાધન મતલબ ફોર એક્ઝામ્પલ સાંખ્ય યોગ છે હવે ગીતાજીની અંદર ભગવાન જે રીતેનું નિરૂપણ કરે છે કે આ તત્વ ને જાણવાથી મુક્તિ મળી જાય કે જે તત્વ નથી જાણતું એ મોહમાં પડેલો રહે અને મારા સ્વરૂપને નથી જાણતું તો એનાથી એવું કરતા એવું તો શું મળે મતલબ હું એમ વિચારું કે ચલો મને આ વિદ્યા દૂર કરવી છે તો એનો ઉપાય મને ક્યાંથી વ્યક્ત મહાભારત વાંચી છે પેલા મતલબ એ ઉપદેશ કોઈ આપે જે બીચ મેં યુધિષ્ઠિર ને કીધું કે આને ધર્મ કહેવાય આવી રીતે રાજ્ય કરવું જોઈએ તો એમાંથી આપણને એવું શું મળે કે હું આવી રીતે કામ તો મને પણ અસર મળી જાય આપણને એટલે કોને રાજા હોય એને રાજાના અનુકૂળ મળશે સ્ત્રીઓને સ્ત્રીના અનુકૂળ મળશે એ વખતે કુરુક્ષેત્રની અંદર ગ્રહણ આવ્યું તે વખતે નંદરાયજી વગેરે ગોપકુલ બધા ત્યાં સ્નાનમાં ગયા અને આ તરફથી બધા પાંડવોને એ પણ દ્વારકાથી ભગવાન પધાર્યા તે વખતે દ્રૌપદીજીની સાથે સદી ગોપ સ્ત્રીઓનો સંવાદ છે કે સ્ત્રી ધર્મ કોને કહેવાય પત્ની ધર્મ શું છે તો સ્ત્રીને એનાથી બોધ થશે કે નહીં વિદુર જે છે એ ધર્મનો અવતાર છે યુધિષ્ઠિરની માફક જ પણ એ શૂદ્રવત છે એનાથી શૂદ્ર ધર્મનો કર્તવ્યનો ખ્યાલ આવે કે ના આવે આત્મધર્મ ઉપાયમાંથી શું મળે મતલબ જેવી એટલે અંદર જે સાંખ્યની પ્રક્રિયા ત્યાં જરૂર નથી ને પોતપોતાના કર્મને સમજો અને એને આચરણ કરશો સ્ત્રી ધર્મનું પાલન કરે શુદ્ધ ધર્મનું પાલન કરે એ જ તો ઉદ્ધાર છે બીજો કયો ઉદ્ધાર છે સ્ત્રીઓને સુધરીને કોઈ સીધો મુક્ત તો છે જ નહીં એ તો પોતાના ધર્મનું પાલન કરે તો એ જન્મ એમનો સજ્જન્મ થાય અને આગળ જઈને એમને મોક્ષાનિકારક દેહની પ્રાપ્તિ થાય તે પછી મોક્ષ માર્ગ છે ભક્તિ શરણાગતિ છે એ તો બીજો વિષય છે આગળ હા પ્રણામ દેજે હાલો નો શ્લોક લઉં હાલો દેજે હા કોણ હા જે અલકા બોલવા સત્યાવીસમાં શ્લોકમાં એક પ્રશ્ન છે હું કરું તો એમાં આજે જે સેકન્ડ પેરેગ્રાફમાં છે ને કેમ સર્વ થવાથી અસંતોષ થયો અધિકારી હોવાથી ફલ પ્રાપ્ત થયું નહીં એમ છે ને હવે શ્લોક માં બીજો પેરેગ્રાફ એમાં એમ સર્વ થવાથી અસંતોષ થયો કે વ્યાસજીને એમનું હૃદય પ્રસન્ન ન થયું એના માટે એમને અસંતોષ છે પણ સર્વનાશ એ કયા કયામાં લીધું છે કેવી રીતે લીધું છે એ નથી સમજાતું ભાનુબેન કહો શું છે વાત હેલો अलका हाँ दीदी हाँ मासी हाँ હા કે હા શું પ્રશ્ન છે બોલ હા એમ સર્વનાશ થવાથી અસંતોષ થયો આપણે વ્યાસજીનું સમય કે એમનું હૃદય ઘણું પ્રસન્ન ન થયું તો એમના માટે પર્ટિક્યુલર વાત આ છે કે સર્વનાશ એટલે બધાના માટે કે આ તો જનરલ મેડિકલ સ્ટોર ભગવતજી છે હમ એ કેવી રીતે સમજવાનું છે હજી ભાગવતજી પ્રગટ નથી થયા ને અહીં તો જે ધર્મો પ્રગટ કર્યા જ્ઞાન સહિત જે ધર્મો પ્રગટ કર્યા એ ધર્મોમાં એમને એમ થાય છે કે જો મને આત્મસંતોષ ન થયો તો બીજા બધાને તો શું થશે તો એ બીજા બધાનો જો ઉદ્ધાર ન થાય તો સર્વનાશ સમજી રહ્યા છે કારણ કે દયાળુ છે ને તો બીજા બધાનો ઉદ્ધાર નહીં થતો સર્વનાશ તરીકે એમ વ્યાસજી ની ફિલિંગ થાય છે કે તો તો સર્વનાશ થયો છે કોઈનો ઉદ્ધાર નહીં થાય તો મારું તો ન થયું એટલે આપણે એક્શન કરીએ તો આપણે તો ભલે આપણને જેટલું થવાનું થાય તો બીજા પણ આપણી જોડે અટલાઈ ન જવા જોઈએ એમ એટલે વ્યાજની ફિલિંગ હા હા હા વ્યાજની ફિલિંગ છે દયાવાન છે એ પરોપકાર માટે કરી રહ્યા કરી રહ્યા છે પોતાની તેમને આ દુઃખ છે કે મને મારું જ થયું પ્રસન્નતા મારા ચિત્તની પણ તો પછી બીજાની નહીં થાય તો આ તો ધર્મ વ્યર્થ ગયા બધા તો એ સર્વનાશ થઈ રહ્યા છે મને એવું સમજાય છે જે કંઈ પણ કર્યું એ બધું કર્યું ધર્યું પોગટ ગયું એ સર્વનાશ વેદ વિભાગ કર્યો શાખા વિભાગ કર્યા પુરાણો પ્રગટ કર્યા મહાભારત કર્યું આ બધું કર્યું બધું ફોકટ ગયું એ સર્વનાશ હા હા જીજી હા સમજાય કરું છું એ પ્રમાણે વ્યાસે કર્યા તે ધર્મો કહીને તેમનાથી ફળ પ્રાપ્ત ન થયું એમ નીચેના શ્લોકથી કહે છે એટલે આ પ્રમાણે વ્યાસે કરે એમાં આપણે હમણાં કહ્યું ને કે મહાભારત કર્યું એટલે પુરાણ કર્યા અને સ્ત્રીઓ શુદ્રો અને દ્વિજો કે જેમનો નામ માત્રના દ્વિજો કે જેમનો વેદમાં અધ્યયન કરવાનો અધિકાર નથી તો એ બધાનું કલ્યાણ થાય એમના માટે એમને પુરાણો કર્યા અને ઉપરાંત એમને આ આગળના શ્લોકમાં એટલે કે અઠ્યાવીસમાં શ્લોકમાં પણ કહ્યું કે બ્રહ્મચર્યના વ્રતો ને વેદોના વ્રત ધારણ કર્યા પછી ગુરુઓને પ્રસન્ન કર્યા અગ્નિમાં હોમ કર્યો આટલા બધા ધર્મો કર્યા છતાં પણ એને જે પ્રાપ્ત થવાનું હતો જે આત્મસંતોષ એ એમને પ્રાપ્ત નથી થયો તો એ વ્યાસજીની જે ચિંતા છે મનોમંથન છે વ્યાકુલતા છે એ હવે આ શ્લોકમાં કહી રહ્યા છે અથાપી બત મેં દેહ્યો યાત ચાત્મા ચૈવાત્મના વિભુ અસંપન્ન ઇવા ભાતિ બ્રહ્મવર્ચસવ્ય સતમ અરે રે અને તેમ છતાં પણ મારા દેહના સંબંધ વાળો આત્મા પોતાથી સર્વ શક્તિ બ્રહ્મના તેજ વાળો હોવા છતાં સાર રહિત હોય ફલ પ્રાપ્ત ન કરેલ હોય તેવા જણાય છે એટલે અહીંયા એમ કહી એટલે એમને એમનું વ્યાકુલતા અહીંયા પ્રકટ થઈ રહી છે એમ કે મારા દેહનો જે સંબંધ વાળો જે આત્મા છે ને એ શક્તિ વાળો છે સર્વશક્તિ વાળો છે અને બ્રહ્મના તેજ રૂપ પણ છે પણ એમ છતાં પણ જે એને પ્રાપ્ત કરવાનું છે ને એ હજી પ્રાપ્ત કર્યું નથી ને એટલા માટે એ ફળ રહિત છે એવું અહીંયા એમને લાગી રહ્યું છે ધર્મ કરવામાં થયેલા પ્રયત્નનું સ્મરણ થવાથી અરેરે એમ કહેલું છે આખરે આ જે વાક્ય છે ને મૂળનું અનુવાદ કરીએ ને તો એમાં ક્યાંય દેખાતું નથી કારણ કે અહીંયા તો અથા અથાપી એટલે છતાં પણ તો ત્યાંથી કરીએ તો આ જે લાઈન છે ને જે ધર્મ કરવાનો પ્રયત્ન એ ક્યાંય બેસતી નથી એમાં પેલી લાઈન પછી આપ કહેજો જોજો ધર્મ કરવામાં થયેલા પ્રયત્નનું સ્મરણ થવાથી અરેરે એમ કહેલું છે આત્માઓની ઉપાધિના ભેદથી જુદાઈ માને છે એમ એટલે એની જે ફૂટનોટ બતાવી છે અહીંથી ફલ પ્રાપ્ત ન થયેલ હોવાનું જણાવે છે દેહમાં રહેલા વિગેરે શબ્દોથી સર્વાત્મ ભાવ તિરોહિત થયાનું જણાવે છે તેને લીધે ફલ પ્રાપ્ત થતું નથી એટલે અહીંયા જે એમની ઉપાધિ રહેલી છે એટલે કે સર્વાત્મ ભાવ થયેલો નથી દેહમાં રહેલો આત્મા એટલે એમને અહીંયા જુદો એટલે ઉપાધિના ભેદથી દેહ ને આત્મા જુદો લાગી રહ્યો છે એમ બ્રાહ્મણના દેહમાં રહેલ હોય તે આત્માની હું બ્રાહ્મણ છું એવી બુદ્ધિ થાય છે બીજા દેહમાં રહેલાને થતી નથી એટલે બ્રાહ્મણના દેહમાં જ્યારે બ્રાહ્મણ દેવતા રૂપ જેનું પ્રાકટ્ય થાય છે ત્યારે જ એને એમ થાય છે કે હું બ્રાહ્મણ છું એમ એવી રીતે જે બીજા દેહધારી જે અન્ય છે એમની એવી ફિલિંગ નથી થતી કે ભાઈ હું બ્રાહ્મણ છું એમ મનમાં રહેલો એની જે ફૂટનોટ છે બીજા નંબરની મનમાં સારો તે માનસ માનસ વ્યાસ યોગી હતા અને યોગીના આત્મા માનસ હોય છે પણ યોગીઓના મતમાં પણ પુરુષો જુદા જુદા હોવાનો સ્વીકાર થયેલ હોવાથી તેનાથી પણ સર્વાત્મ ભાવ થતો નથી એટલે કે મનમાં રહેલો આત્મા યોગી થાય છે એમ એટલે અહીંયા યોગીની જે અવસ્થા છે ને એમનું જે લાસ્ટ જે ગોલ છે એમાં એમને અલગ અલગ તત્વનો સ્વીકાર કરેલો છે એટલે એમાં મને જેવું લાગે છે એ પ્રમાણે હું સમજી છું એ પ્રમાણે કે એમનો સાક્ષાત્કાર તો આત્મામાં છે એમને અહીંયા સર્વાત્મ ભાવ સુધીની તો ખબરની સ્થિતિ છે કે નહીં નવાણું ટકા મને એવું છે કે નથી એમ એટલે એમને તો સર્વાત્મ ભાવ થતો જ નથી એનું આત્મા એટલે ચિદંશમાં એ મળી જાય છે એમ તો એટલે એનામાં જે તત્વ જે છે ને મેન એ અલગ અલગ રૂપે છે એટલે એવું અહીંયા કંઈક સમજાવી રહ્યા હોય ને એવું લાગે છે જે મને વધારે નથી સમજાયું પછી મન એની ત્રીજી ફૂટનોટ છે યોગીઓના મતમાં પુરુષ વ્યાપક હોવાથી ભેદ રહેતો નથી તેથી આ કહે છે વેદ પ્રમાણે વિચાર કરતા મન અન્નમય હોવાથી અને અન્નના અંશો જુદા જુદા હોવાથી નૈયાયિકોના મત પ્રમાણે સર્વના મન જુદા જુદા હોવાથી તે ઉપાધિઓથી આત્મા જુદા જુદા જણાય છે એટલે અહીંયા મેઇન જે ફોકસ કરી રહ્યા છે ને એ આત્મા માટેની જ અહીંયા અલગ અલગ ટાઈપથી ડેફિનેશન આપી રહ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ ઉપાધિથી ઘેરાયેલો હોય તો એને આત્માનું એટલે અહીંયા એમ કે છે ને કે એનો આત્માને જે ફલ આત્મસંતોષ રૂપી જે ફલ પ્રાપ્ત થયું નથી એટલે એના લીધે અસંતોષ જે છે એટલે એને એ જે પ્રાપ્ત નથી થયું એટલે એને સાર રહિતનો છે એ આત્મા જે મેઇન મળવું જોઈએ જેને મળ્યું જ નથી એટલે અહીંયા આત્માની ડેફિનેશન અલગ અલગ રીતે કરી રહ્યા છે કે આત્માને મન છે એ બધા જુદા જુદા છે એટલા માટે એને તો હવે અહીંયા મન અન્મય હોવાથી અથવા નૈયાયિકો પેઠે મન જુદા હોય છે તેથી અથવા મનના અધ્યાસથી અથવા અગ્નિની પેઠે મનમાં પ્રવેશ કરવાથી જુદાઈ જણાય છે એટલે આ વેદનું જે વાક્ય છે પછી નૈયાયિકો જે કહે છે એ છે અને મનનો જે અધ્યાસ છે એનાથી અને અગ્નિની પેઠે મનમાં પ્રવેશ કરવાથી મન જુદું જુદું દેખાઈ રહ્યું છે એવું અહીંયા બતાવી રહ્યા છે જે વિશેષ આપ કહેજો પછી તે કહે છે કે આત્મા દેહના સંબંધ વાળો છે તેથી જ દેહના અભિમાન વાળાથી તેની પ્રસન્નતા થતી નથી એ લોકો એવું કહે છે કે આત્મા છે એ દેહના સંબંધ વાળો છે ને એટલે દેહના અભિમાન વાળો હોવાથી એને દેહથી જે કંઈ કાર્ય કરે છે ને એને એની પ્રસન્નતા થતી નથી ચ અને શબ્દથી તે મનમાં રહેલો હોવાનું જણાવેલ છે જેમ દેહના અભિમાન વાળો દેહના સંબંધ વાળા વિષયો પ્રાપ્ત કરીને પ્રસન્ન થાય છે તેમ અંતઃકરણના અભિમાન વાળો તેના વિષયો પ્રાપ્ત કરીને પ્રસન્ન થાય છે એટલે કે જેમ દેહનું અભિમાન જેને હોય એને દેહના સંબંધ વાળા જે વિષયો મળે તો એનાથી એ ખુશ થઈ જાય એની જે પાંચ કર્મેન્દ્રિયોથી એને જે જોઈતું હોય જેવું કાર્ય કે એને જેવું રૂપ જોવું હોય જેવા શબ્દો સાંભળવા હોય જેવી એટલે એ જે આપણી પાંચ કર્મેન્દ્રિયોના કાર્ય છે એ દેહના જે કાર્ય છે એને એ મળશે તેનાથી એ પ્રસન્ન થઈ જશે એમ તો એવી રીતે અંતઃકરણ અભિમાન વાળાનું વિષય શું છે તો એ આપણે સિત્તાવીસમાં શ્લોકમાં થયું ને કે અંતઃકરણનો જે વિષય છે ને એ સંતોષ છે એમ તો એને એ સંતોષથી જ એ પ્રસન્ન થાય છે એમ તે સંબંધમાં વિષયો નથી એવું નથી એમ સર્વશક્તિવાળો વિશેષણથી કહેલ છે એટલે કે આ બધા માટે વિષયો નથી આવું નહીં એટલે એટલા માટે જે આત્માને આગળ જે વિશેષણ આપ્યું છે ને કે સર્વશક્તિ વાળો છે એટલા માટે જ કહ્યું છે આ આત્મામાં બધી શક્તિઓ છે ફળ પ્રાપ્ત ન કરેલ હોય તેના જેવો એટલે સર્વ વિષયો પ્રાપ્ત કરીને પણ ફળ પ્રાપ્ત કર્યા વિનાનો છે એટલે કે એ આગળ જે મૂળમાં અનુવાદમાં જે કહ્યું છે ને કે સર્વશક્તિ વાળો છે બ્રહ્મના તેજ રૂપ છે છતાં પણ એને જે પ્રાપ્ત કરવાનું જે ફળ છે ને એને પ્રાપ્ત નથી કર્યું એટલે એ ફળ પ્રાપ્ત કર્યા વિનાનો છે એમ કહી રહ્યા છે કોઈ કોઈ વાર તેનું ફળ સ્ફૂરે છે તેથી તેના જેવો એમ કહેલું છે એટલે એને ક્યારેક ક્યારેક એવું કંઈક એને એવું થઈ જાય છે કે મેં પ્રાપ્ત કર્યું છે એમ પણ એનાથી એ જે રિયલ સંતોષ એમને મળવો જોઈએ એ નથી હજી અહીંયા મળ્યો બ્રહ્મના તેજવાળો સાર રહિત શબ્દોથી પોતાની અંદર વિરુદ્ધ ધર્મોનો આભાસ થતો હોવાનું કહે છે વાસ્તવિક રીતે બ્રહ્મના તેજવાળો દેખાય તેજવાળો છે દેખાય છે સાર વિનાનો એવો અર્થ છે એટલે અહીંયા વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રકટ થતી હોય ને એવું લાગે છે કારણ કે એને એક પરથી એક બાજુ તો એવું કે છે કે એ જે આત્મા છે ને એ બ્રહ્મના તેજ વાળો છે અને પાછું બીજું એને એવી રીતે કે છે કે સાર રહિત છે એમ એટલે એમ કે છે કે આ વિરુદ્ધ ધર્મો છે એમ કે બ્રહ્મનું તેજ બી છે છતાં પણ હજી એને કઈ પ્રાપ્ત બી નથી કર્યું એવું કેમ થઈ રહ્યું છે એમ બીજા પાઠ એટલે બીજા પાંચમાની ફૂટનોટ છે બ્રહ્મ વર્ચસ્ય સતમ એવો પાઠ લેતા તો બ્રહ્મના તેજથી સાર વાળો છે કારણ કે બ્રહ્મનું તેજ જ બ્રાહ્મણોનું ફળ છે તે પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ ફળ રહિત જ છે એવી રીતે વિરોધ થાય છે એટલે અહીંયા એ જ ફરી વળી એ વાત બતાવી રહ્યા છે કે અહીંયા એ વિરોધ જ દેખાઈ રહ્યો છે કે આમ બ્રહ્મના તેજ વાળો છે અને આ જે બ્રહ્મનું તેજની જેને ખબર પડી જાય છે બ્રાહ્મણોને તો એ જ એનું ફળ છે અને છતાં પણ હજી એને કંઈક પ્રાપ્ત નથી કર્યું એ એ જે આત્મસંતોષ એને જે થવો જોઈએ એ એને થયો નથી એટલે આ વિરુદ્ધ ધર્માશ્રયતા અહીંયા પ્રકટ થઈ રહી છે જે અહીંયા મને આટલું જ સમજાય છે પણ આમાં કંઈક વિશેષ હશે જે મેં નથી કરી શકતી મને ખુલ્લું નથી થતું એનાથી વધારે જે હાલે કરીએ હાલે અટપટો વિષય છે ને મૈત્રી રાજાનો સમય પણ થઈ ગયો છે અધીરા થઈ ગયા છે તો આજે આટલું આનો થોડો કરી લેજો કે કઈ અસ્પષ્ટતા હોય તો ચર્ચા કરી લેજો દંડત પ્રણામ